દાદા ઘણી વાર નવરા થઈએ ને ઘરે એમ થાય કે હવે નવરા છે તો મગનભાઈ ત્યાં આવી ગયા ચાલો થોડો સત્સંગ કરી આવીએ એમ અહીંયા આવી જ જઈએ એવું છે એ લોકો તો નિરંતર સત્સંગ હવે હવે બહારની બહારનું વાત નથી મુકામ કરી એવું છે એવું છે બોલો બોલો દાદાજી અમારું બધું મગજમાં ધ્યાનમાં રાખજો તમે કહ્યું છે ને કે રિઝર્વમાં તમે તમે મને કહ્યું ને કે હું જણાવીશ તમને મંદિરમાં તે રાખજો જ દાદા આમ જ આવ્યા કરશે મહિને મહિને બબે મહિને બરોબર બહુ સારું દાદા હરીફાઈ કરવાનું તો નહીં પણ એમ થાય કે બધું જ્યારે બધું આ કરીએ ત્યારે કરીએ દાદાનું કામ જ્યારે કરીએ એવી ભાવના થાય આમાં કેમ આપવા કેમ આપવા નથી આપવા એટલે ઘણી વાર એને કહે દાદા નું મંદિર હમણાં બાંધી કાઢીએ એવું થાય દાદા એટલા માટે બીજું તો એમ નહીં કે આ આટલા આપ્યા આટલા પણ અમને ના જાય આ બધું આપી દઈએ એવું નથી કે બાવા થઈ જવાની વાત કરીએ તેને નથી આપવું તો નહીં જવાના પણ નથી આપવું તો કચોઈ કરીને જાય અને આપવું તેને આનંદથી જાય બસ નથી બાકી રકમ તો લિમિટ નક્કી જ થઈ ગઈ <laughs> મન જ મોટું કરવાની જરૂર બરાબર તમે રકમ તો નક્કી જ થઈ ગઈ એટલે કેવી છે પછી દાદા કોઈ વાત હું પાંચ છ દિવસથી આ તો મને પછી ખબર પડી પણ પાંચ છ દિવસથી આ લોકોને કહું મને બેંકમાં લઈ જાઓ બેંકમાં લઈ જાવ <laughs> કે પપ્પા આપવાના છે <laughs> હા સિક્સટી સેવન એ લઈ આવેલી સાઉથ આફ્રિકા થી ભગવાન માં ચોખ્ખું જોવે નહીં દાદા એ સાડા છ હજાર ડોલર ની એમાં બે દિવસ માં ક્યાં કાઢી પડી ખબર નથી એને હા બરોબર સાઉથ આફ્રિકા આવેલા તેલ આવે છે એટલે તો લઈ જવાનું મન થાય બધા ભાઈ બેના કાં છે દાદા તો બધું મારો મારી જવાબદારી મટી જાય ભાઈ બે ભાઈ અને ત્રણ ત્રણ બે હજુ તો ત્યાં બાકી પાંચ પાંચ ગળા કિંમત એટલે એકાદ બે વખત પહેરેલી ને એટલે ભગવાન માં આપવાની એટલે પૂછ્યું તમને કારણ કે ચોખ્ખું હોવું જોઈએ ને પાંચસો ડોલર નો હોય કિલો જતા પચીસો ડોલર બરાબર પચીસો ડોલર હા આવવાના બધે જ આવવાના બાબાને લઈને આગળ જઈને દાદા આ ભાગ્યશાળી છું શું છે દાદા જવાનો છું નબળા બહુ કરતા જય જયકાર આમ તો ભાવિક છે દાદા ધાર્મિક છે આપી દે માંગી આવો આવો કરવું પડે ને પણ તમારું બોલેલું ચાલે એવું છે આપણું બોલેલું આપણે કેવું જાતે લેવાય ત્યારે પાંચસો ફાયર તો ચડાવે તો આપણે કેવી હારી સારી બરોબર છે આપડે વાત ના કરીએ તો નહીં ના પાડે નહીં ના પાડે ના નહીં પાડશે ના નહીં મળે. તમે એકલા નહીં તો આ ભાભી હાથ બે જણ છે. તમારા ભાભી કે ના મગન બે એનું જ બધું સાંભળે મગન બે વીસ હજાર ડોલર આપ્યા છે. અમુક જણને ખબર છે ને. આ ભાભી કે આ મગન બે વીસ હજાર આપે છે આપણે કઈક આપો એવું કે એ પછી આપશે પછી મન કરતા તે કે હજાર આપો વેચવાનું તો એટલે આપણે દાદા ભાઈ નું મન તો બહુ મોટું છે ભાઈ તો બહુ મોટું છે પણ ગટર માં જાય એનું મન તો પૂછ્યું પછી મારે આપવું જોઈએ કે છે કે ગમે ત્યાં સિલાઈ ના આપે શું કે અમત જવું જ જોઈએ કે બામણે બાપુ પૂછવા જાય એમ કહ્યું મેં બ્રાહ્મણને પૂછવા જાય બાપુ બામણે પૂછવા જાય આપી દેવા એમાં શું પૂછવા જાય એ રીતે અમને તમારે ટકોરવાની જરૂર છે જાણતા નહીં કે આ લોકો બધા આપે છે એવું તેવું જાણતા કોઈ વાત જ નહીં કરી દાદા એને હું નહીં કહેતા કે એનું કારણ છે કે એના ભાઈ પણ દોસ્તારો બધા છે ને એ બધા આવરણો લાવે છે દાદા એટલે હું નથી વાત કરતો જે આવરણ આવે તે અદૃષ્ટ છે આવેલા જ્ઞાન જાતે લઈ ગયેલા મેં પહેલું ત્યારે પણ એના ભાઈ પણ દોસ્તારો બધી બધી વાત કરે બધી ગૌરી અવરી વાત કરે એટલે એને ઓછો પણ નાખ્યો તો નહીં આપણે તો અહીં થોડા પૈસા ભેજે ને એટલે એનું મન આ બાજુ એમ જોડે સંબંધ બંધાય સંબંધ પૈસા અપાયેલ સંબંધ સંબંધ બંધાય એટલે મન આ બાજુ આવે એવી રીતે જ લાગે કશું આગળ છોકરા જોઈ લો ને ગયા વર્ષે બાકી રામભાઈ નું દિલ તો બહુ મોટું છે હું કરવાનું છે કેજો વિલ કરવાનું છે તો કેજો તમે તમે કેજો અમને કેવી રીતે કરવાનું છે ને ગણમાં બધાને એ બધા કેવી રીતે કારણ કે કર્મની બંધાવા જોઈએ નહીં બરોબર બરોબર બરાબર પ્રશ્નો પ્રશ્નો પ્રશ્નો પ્રશ્નો જવાબ હા એ થઈ આટલા બધા પ્રશ્નો જવાબ કેટલા બધા લાંબા થાય ગુરુ અક્રમ વિજ્ઞાન ગુરુ અક્રમ વિજ્ઞાન દાદા આપણ આપો દાદા નિર્મલ બનાવ્યા પછી હું હોમિયોપેથી ટ્રાય નહીં કર્યું નહીં સારા ખરેખર દવાઓ તો અહીંયા અમેરિકામાં જ કરવું અને તપસ્યા છીએ બતાવી ખાઈલા પછી દવા કોની ખબર હોય જેટલી હોમિયોપેથી પછી દાદાની અમે ભેગા થવાના હવે વિચાર કરતી હતી કે આગળ આવી નહીં પછી મને લાગે છે ને કે પૂરો જીવનને બગાડી આવી જશે એને હું થયેલો બધા એટલે કોઈ નહીં થતા Thank you. ધાર એકદમ નિરંતર ત્યારમાં તારે શુક્લ ધ્યાન કહેવાય જે કયું ધ્યાન ધ્યાન રહ્યા કરે શુક્લ ધ્યાન મનમાં તમે બોલેલા છે અને એમાં ખ્યાલમાં શું ફરક રહે છે ભૂલી ગયો કયા ગામના ઓટોમેટિકલી આવે બોમ્બે ના છે ચાર્ટર એકાઉન્ટન્ટ છે અને અહીંયા કેનેડાથી મૂવ થયા હતા કેનેડા હતા પેલા અને અહીંયા કોમોના સ્થિતિ છે ત્યાં રહે છે અને પછી આગળ જતા ક્રમિક થઈ જાય ખરું પાછું એમાંથી ક્રમિક જ થઈ જાય હા મારા છે ચોખ્ખો મારા છે એવા કવિતા મારા બહુ માથા ગુના છે ભવિષ્યમાં જામ રહેશે અમારી સાથે દરેક મહાત્માઓની જ્ઞાન ક્યાં સુધી જામ રહેશે ના આ મહાત્માઓ જયારે મળ્યું મારી આ બધી તો બધા બધા આગળ પ્રગતિ થઈ જાય ને હા બીજા છે પાછળ પણ છે તેની પણ સગવડ છે એટલે વિસર્જન થવાના ચાન્સીસ ઓછા મારા પછી જ્ઞાન આપનારા નીકળશે અક્રમ નો ચાલશે અક્રમ નો હવે તમે કહ્યું કે મારા પછી જે જ્ઞાન ચાલશે એ આપણી પેઢી થી ચાલશે કે કોઈ બીજો પાસે જ ના હોય અહીંથી જ બધું પુસ્તક નો નથી એવું નથી ઘરે રમાબેન કે ભાદરા માંથી જ આવશે ભાદરા બીજા ગામ માંથી આવે બરાબર છે ને ભાગ કઈ લખી આવ્યું ભાઈ પૂછે છે કે રામ છે મહાવીર છે બધા જે મોક્ષે ગયા છે એ બધાને આપણે ભજીએ એમને એમને ભક્તિ કરીએ તો એનાથી આપણને અત્યારે શું લાભ થાય એટલો વખત બીજામાં ના રહીએ આપણે એટલો વખત સારા કાર્યમાં રહ્યા આપણે એટલે પુણ્ય બંધાય પુણ્ય બંધાય અને ચોર બારોટિયાની વાતો કરીએ તો પાપ બંધાય બરાબર સગત પુરુષ હોય તો મોક્ષ થાય બોલવા જેવું થોડા દાદા તમે એમને ફિટ થઈ જાય તો પછી ચૂકી જાય ગેટ બેસી જવું છે બાબા ગેટ ગેટ થઈ જવું દાદા ગેટ થઈ જવું પછી એમને કહ્યું તમે સિદ્ધાર્થમાં બોલો છો પણ તમે જેવી છો એમ તમે તો આગળ તમારા તમારા ચોકમાં ખુરશીને ખાઈ અને બેઠા હોય હું સિરીજ છું સિરીજ છું બોલો લોક ભેગા થાય કે પછી સિરીજ તો છું તું શું બોલ બોલ કરે તમે ભેગા જેનો ના બોલાતો શું કરું બંધ કરો એ વાંધો નહીં જાતે બોલ બોલતા આપણે ના બોલવું આપડે જાતે બોલે તો સંભળાય નહીં લોકો હા લોકો સંભળાય એ ભાઈ કે છે કે રામ કૃષ્ણ મહાવીર એ તો બધા અહીંયા છે નહીં હાજર હવે એમનું આપણે નામ લઈએ ભક્તિ કરીએ તો એમને તો ખબર ના પડે કે આપણે કઈ ભક્તિ કરીએ છીએ જ્ઞાની પુરુષે કહ્યું પેલો કે સાહેબ રાગ બોલો મરા મરા બોલશે ચાલશે રામ બોલશે ચાલશે રામ રામ રામ રામ કરતા કરતા મરા મરા મરા મરા મરા મરા થાય ને એટલે પછી જ્ઞાની પુરુષે કહ્યું કે તું તારી મેં રામ બોલું તો ફરાણ બોલું જ્ઞાની પુરુષ તને કે આ ખીટી ખીટી બોલ તો બહુ સરસ એ કહે શબ્દ ચાલે ને કે રામ શબ્દ પર કઈ કામ નહીં કરતો એટલે પણ ભગવાન થઈ ગયા એટલે પેલું મનમાં આપણે અસર થાય છે ને એટલે એમને તરફ વધારે ભાવ રહે બાકી નહીં તો કામ કરવું હોય તો જ્ઞાની પુસ્તક કીટી ખીટી બોલ્યા કરે બહુ થઈ ગયું એ એકાગ્રતા કરે આ જપ યજ્ઞ શું કામ કરે એકાગ્રતા કરે એકાગ્રતામાં જરા શાંતિ રહે જગ્રતામાં દુઃખ પછી કઈ ખબર આવી નહીં નહીં દાદા નથી આવી કાગળ બાગળ કશું નહીં કાલે ફોન કર્યો તો બાબુજીને પણ ખબર નથી ને ફોન કર્યો તો રિહર્સલ થઈ ગયું અહંકાર વિલય કરવો પડે જ્ઞાન આપને ખૂબ એવું નહીં કોઈ કોઈ કરી ના શકે એવું એમ ચમત્કાર એટલે ચમત્કાર ની ભાષા ઉડી જાય તારો તારો અમને શું ફળ કરી પાછું બહુ બ્રેન પદાર્થ સ્થાનિક લાખો માણસ પર પ્રભાવ જો ને આપણને ત્યાં આગળ મુંબઈમાં માટે પંદરસો વાર કેટલા કેટલા રૂપિયા પણ એના બદલે નથી આપતા જગત નું કલ્યાણ કેમ થાય એવું અમારું કલ્યાણ થાય એવું જગત કલ્યાણ કરવા માટે બંધાય છે તેમાં એ ટેકો આપે છે તે પોતાના હિતને જ માટે છે પછી એનું પોતાને બદલો લેવાનો આવતા બહુ રિફંડ છે હા છે હા પુણ્યાની પણ તો પુણ્ય હોય તો વધારે આપવા ના હોય તો નહીં દાદા પુણ્યા ની બંધો પુણ્ય હે પુણ્યા ની બંધો પુણ્ય બંધાય કોઈ પૂછે છે ભગવાનનો ભગવાન શબ્દ ક્યાંથી આવ્યો એનો અર્થ શું ભગવાન ભગવાન એટલે ભગ એટલે ગુણો અને અમુક ગુણો જન્મ હોય તે ભગવાન કહેવાય અમુક ગુણો હોય ત્યારે શું જેમ ભાગ્યવાત હોય બગલા હોય મોટરો હોય ગાડી હોય ત્યારે લોકો ક્યારે ભાગ્યવાન તે ભાગ્યવત ભાગ્યવત બધી ભાગ્યવાન થયેલું એમાં ભગવત બધી ભગવાન થયેલું ભગવત એટલે ભગવત ગુણો જે હોય છે ને ભગવાન ભગવત ભાવ ભાવ એના પર કરવા જેવા ભગવાન છે બાકી ખરી ભગવાન કોણ કે આ વિધાઉટ માય મા મમતા કોઈ પણ પ્રકાર ના હોય ત્યારે વિધાઉટ માય આ વિધાઉટ માય ગોડ કોઈ પણ માણસ થઈ શકે છે કોઈનું લાયસન્સ નથી મારી આ વિધાઉટ માય ગોડ મમતા થોડી છૂટે નહીં મમતા નાની પૂછે અહંકાર થોડે ત્યારે મમતા છૂટે છૂટે પછી જે આય એ ચોખ્ખો ભગવાન જ કહેવાય હા વિધાઉટ માય પ્રભુભાઈ કે છે પ્રકૃતિ બરાબર સમજણ નથી પડતી પ્રકૃતિ સમજાવો શુદ્ધાત્મા સિવાય બીજી બધી પ્રકૃતિ જે જે કરશે બધું પ્રકૃતિ જ કરે શુદ્ધાત્મા સિવાય જે જે કરશે બધું પ્રકૃતિ જ કરે વ્યવસ્થિત શક્તિ પ્રકૃતિ વ્યવસ્થિત શક્તિ અને પ્રકૃતિમાં શું ફરક વ્યવસ્થિત શક્તિ પ્રકૃતિમાં ફેર એટલો જ કે પ્રકૃતિ અહંકાર સહિત છે એટલે વ્યવસ્થિત ફેરી નાખે અહંકાર થઈ છે એટલે વ્યવસ્થિત ફેરવી નાખે અહંકાર નથી જો બાદ કરી નાખે તો વ્યવસ્થિત જ છે ડખો કરનાર બાદ કરી નાખીએ ડખો કરનાર કોઈ ના હોય તો વ્યવસ્થિત જ છે રહ્યો છે દાદા પ્રકૃતિ માઇનસ અહંકાર ઇક્વલ્સ ટુ વ્યવસ્થિત શક્તિ બરાબર અહંકાર ને છે ને તે ડખો કરે છે તે આવું બુરો એ જો ડખો ના કરે કે ના એટલે આપણે અહીંયા વ્યવસ્થિત કહીએ અને સંસાર લોકો વ્યવસ્થિત એને ચાલે નહીં અહંકાર અહંકાર ડખો કરનારો છે ને તમારે ડખો કરવા કોઈ છે નહીં એટલે દરેક વ્યક્તિની પ્રકૃતિ જુદી જુદી હોય એ દ્રષ્ટિ જેવી ચાલે છે વ્યક્તિગત પ્રકૃતિ કેમ છે દાદા પ્રભુભાઈ પૂછે છે કે દરેક માણસની પ્રકૃતિ કેમ જુદી જુદી હોય દરેક પ્રકૃતિ જુદી ના હોય તો પછી સંસાર કહેવાય કે દરેક પ્રકૃતિ જુદી જ હોય એનું કારણ શું કે દરેક નું ગમે એટલું બધું એક કરવા જાઓ આ બધા સાંભળે છે એ બધા આટલા ટાઈમ સાંભળે છે મારી વાત એટલો ટાઈમ સાંભળે છે તો પ્રકૃતિ એક થવી જોઈએ શું બરાબર હવે જમવાનું હોય તો બધા જમે બીજું બધું અટાટન કરી શકે પણ સ્પેસ જુદી હોય છે સ્પેસ જુદી હોય એટલે સ્પેસ જુદી એટલે એનો મુખાર જુદું એની પ્રકૃતિ જુદી જુદી No, time is same for all. Right now we are all at one. We listening to that. So, cinema was like, I was very, very, very, ખબર ના પડે. પછી અનકોટ દેખાય મોડો. Basically. પ્રભુભાઈ કે છે કે અમુક પ્રકૃતિ આપણે લઈને જન્મ્યા હોય અમુક પ્રકૃતિ આપણે લઈને જન્મ્યા હોય લઈને જન્મ્યા હોય જન્મ્યા ત્યારથી જીવી પ્રકૃતિ લઈને જ આવ્યા આત્મા પ્રકૃતિ જોડે હોય એટલું જ બાકી પ્રકૃતિ લઈને જ લાવનારી પ્રકૃતિ જેને લઈ જનારી પ્રકૃતિ પ્રકૃતિ પ્રકૃતિ પ્રકૃતિ ક્યારે બંધાઈ તમે ગયા ત્યારે કારણ પ્રકૃતિ બંધાઈ હતી એ આ સમય એ જ કારણ પ્રકૃતિ કાર્ય પ્રકૃતિ છે શું વાત છે કાર્ય પ્રગતિ એટલે ફળ આપતી પ્રગતિ અને કારણ પ્રગતિ એટલે ફળ જો આપવા માટે સન્મુખ થઈ નથી એટલે કાર્ય પ્રકૃતિ હવે આ કાર્ય પ્રકૃતિમાં મારી પાસે કારણ પ્રતિ પેલા અહંકાર વાંકો છે એટલે કારણ પ્રતિ ઉભી ગયા ગયા ફેરવવા માટે પ્રયત્ન કરવો જોઈએ પ્રકૃતિને ફેરવવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ આપણે જોવાનું શું કરે એ જ મહેનત થયા કરે છે આપણી પોતાની ના કરવું આમૂલ પરિવર્તન થયા કરે છે અંદર આમૂલ પરિવર્તન અંદર થયા કરે કોઈ ખાલી ખરાબ વિચાર આવતા નથી ખરાબ કરવાની ઈચ્છા થતી નથી નિંદા કરવાની ઈચ્છા નહીં થતી નુકસાન કરી જાય તો એ લેગો કરીએ છીએ બહુ ફેરફાર થઈ ગયો સાચી વાત આ સ્થૂળ કોઠો થયેલો ના થાય સ્થૂળ કોઠો તમે લાઈટ બાઈટ તો આવે લોકો કેમ મને કે દાદા આ બીજે બધા સત્ય બધે પણ ત્યાં કે કોઈના વડા પર નૂર દેખાતું ને તમારે બધા માથા ઉપર નૂર દેખાય છે ચિંતા કરનાર માથા છૂટી જવાનું છે જ્ઞાનવાણી રત્નવાણી મૂલ્યવાણી અંતરા આયુષ્ય નામ આ દ્રવ્ય કર્મના આઠ પ્રકાર છે દ્રવ્ય કર્મના જ આઠ ભાવ કર્મ જુદું દ્રવ્ય કર્મના આઠ મોડા પર હોય અને હોય ત્યાં નૂરમાં મુદ્દા હરી વાત કરી મુદ્દા એ કરી દુનિયાનું નૂર જોવા નવ જહાજ કહે છે આ સ્વામીઓને સંતોષાનંદ નામ આપે છે ને આ સ્વામીઓને સંતોષાનંદ નામ આપે છે ને સંતોષ સ્વામી હોય ને સાધુઓ સાધુઓ આચાર્યો એ લોકોને નામ આપે સંતોષાનંદ નિત્યાનંદ હા તો નામ આપું સંતોષાનંદ નિત્યાનંદ આત્માનંદ આત્માનંદ શબ્દ તો બોલો કે જવું છે <laughs> દાદા વિઠ્ઠલભાઈ પૂછતા હતા વ્યવસ્થિત શક્તિ અને પ્રકૃતિમાં જોર કોનો વધારે પ્રકૃતિનો પ્રકૃતિનો અહંકાર વાળું હોય આપણી પ્રકૃતિ બધી ના આસન થઈ ગઈ ગાડું ગાડું થાય એ વ્યવસ્થિત દાદા વિઠ્ઠલભાઈ પૂછે છે તો અહંકાર ને નીકાળવો જોઈએ ને વિઠ્ઠલભાઈ જ્ઞાન જ્ઞાન લીધું એટલે અહંકાર હોય જ નહીં ને પેલા ને હટાવે છે તેના માટે પહોંચી વળે ને બધે સંજોગો પર ત્યાં પ્લેન ના પહોંચતો શું પ્લેન અમુક જગ્યાએ ના જતો હોય શું કરે એટલે બધી હેલ્પ લેવી પડે બધી હેલ્પ માનસિક બધી જતી બીમારી મટાવી માનસિક બીમારી મટી જાય ને હા મટી જાય દાદા ખરેખર જયેન્દ્ર છો તમારું નામ છે તમારું નામ છે કરેક્ટ છે તો ખરેખર તમારો લાભ છે તો તમે કોણ ના ભાઈ તો જાણવું છે પોતે કોણ છે ના જાણે ચાલે છે માય ને એ બી જયેન્દ્ર કે માય કેમેર કોણ છે આ મને ખબર નથી બોડી નું નામ એ છે બોડી નામ છે બોડી નું ઓળખવા માટે સાધન છે ડોક્ટર છો તમે ડોક્ટર માં કોણ કે જયેન્દ્ર શાહ તમે આ તો તમારું નામ છે ડોક્ટર તમારી ડિગ્રી છે પણ તમે કોણ એ ના થી ભૂલા પડી ગયા છે રસ્તો ભૂલો ભૂલા પડી ગયા એ મોહને માયામાં ફસાઈ ગયા છે હા એ ઉપાધિ જાય તો સાચું આ કાકાને કર્યું મારી જતી રહે ગાયા આની ઉપાધિ કાકા થોડી ખરી જ છે એમાં કાંઈ કહેતો વાજા જ તમે તમે જશે ખરા વિચાર હતો ના તમારા માટે કોઈ પણ માણસ ગાળો પડે છે વિચાર ના ગજામાં ચોરી જાય છે ખરા વિચાર ના આવે તેના માટે ક્રોધ માં રહી થઈ ગયા છે તમને ના ખબર પડે આ બધાને ખબર પડે ક્રોધ માન માં બિલકુલ ખરાબ આ બધાને ખબર પડે તમને ખબર ના પડે કારણ તમારી દ્રષ્ટિ ને તમારી દ્રષ્ટિ તમે રહેવાના બેસાડી આપો બેસાડી આપો દ્રષ્ટિભાઈ ની તમારી ભલામણ છે વેરી ઇન્ટેલિજન્ટ દાદા મારી પાસે જ પડે ત્યાં આવડી મોટી ભૂલ મારી દેખાય છે તો પછી મારી પાસે ઘેર બે જવાય કેમ બે મોટી ભૂલ નહીં પોતે પોતાની ભૂલ જૈન કઈ ગયું ભગવાને બનાવી એમ કે પાંચ કરોડ વર્ષ થઈ ગયા એમ કેવાય છે કે પાંચ કરોડ વર્ષ થઈ ગયા હશે એમ કે પાંચ કરોડ કશું નતું એમ કે વસ્તુનો બહુ છે એટલે કુંભાર કહેવાય એમ કુંભાર થાય બરાબર છે એમ કે કુંભાર જ હશે કોઈ કે થવું પડે ને એમ ફોરેનના સાયન્ટિસ્ટો મને કહ્યું કે તમે ભગવાન માટે કેમ આવું કહો છો કે ભગવાન ક્રિએટર નથી હું એ બિલકુલ નોંધારું નથી બોલતો પણ તમારે ભગવાન ક્રિએટર છે પણ લૌકિક રીતે છે કે લૌકિક આ લોકો જવાના છે એટલા જ પૂરતું God is created is correct by Christian view point by Indian view point by Muslim view point not by fact કે fact statement fact only scientific circumstance evidence છે આ જગત વિજ્ઞાનથી ઊભું થયેલું છે કે see world is the puzzle itself આ હું જોઈ કહું છું કે ગપુ ગપુ છે નહીં છે કારણ કે ભગવાન બનાવ્યું હોય તો એ બનાવે ને તો એને કર્મ બંધાય જરૂર અરે જગત મેં પછી ફરી પૂછ્યું મેં કીધું ભગવાન બનાવ્યું તો ક્યારે બનાવ્યું ચાલ નથી માનતો પણ બનાવ્યું એટલે એની શરૂઆત થઈ ગઈ બિગિનિંગ થઈ ગયું બિગિનિંગ તો ખરાબ વખતે થઈ ગયું છે તારું બિગિનિંગ થાય ત્યારે એન્ડ આવે ત્યારે એન્ડ તો આવે જ નહીં કે છે ના અનાદિ અનંત છે કેવું છે અનાદિ અનંત તો સાંભળ્યો છે તો પછી એમાં ભગવાનની જરૂર છે આગળ લાસ્ટિંગ અનાદિ અનંત જગતમાં ભગવાનની જરૂર નથી એવે આ ભગવાન ને બનાયા એ ખંભા બી ભગવાન ને બનાયા લાકડા બધું ખાઓ પીઓ મજા કરો ભક્ત જે જીવ ને આમ આકડાવીએ ત્રાસ પાને એને ના મારો આમ ધરું જાય ત્રાસી જાય એને ના મારો શું અને જે જીવો ત્રાસી ના જાય તે ખાવ નિરાશે કોબીજ બોબીજ વાલ ઘઉં ચોખા બધું ખાવ ને એ ત્રાસ પામતા નથી એ જીવો તો છે જ એમાં જીવો છે ને વાલમાં વાલમાં દેખાય દેખાય રેતી જેવા ઉપર પાણી પાણી નાખીને બાંધે ઉપર તો બધા લાગે દેખાય દેખાય હા તમારા ભાઈ ને સમજણ પડી આવા પડી ઇન્ટેલિજન્ટ છે દાદા પૂછી જો હમણાં ચક્કર જે ચાલા કરે છે ક્યારે પડતી બોલાવે આ ચક્ર ક્યારે મટશે એમ કે આ ચાલ્યા કરે છે હમણાં તો એમનું ચક્ર ચાલ્યા જ કરે છે બધા એનું ચાલ્યા કરે છે ક્યારે મટશે આ ચક્ર માં ગમતું નથી ના કે ચક્કર ચક્કર જાવ કોઈ જગ્યાએ જવાતું ગમતું નથી એવું નહીં પણ ચક્કર ચક્કર કાલે કશે જવાબ જ નથી એમ ફરિયાદ કરે <laughs> ભટક ભટક ભટક ભટક ભટક કર્યા કરે છે કર્મ બધે છે છોડે છે બધે છે છોડે છે અને ગમે એટલા પૈસા હોય ગમે તેવું હોય તે પણ શાંતિ આખો દળો રહે પછી ઘડી બધી બધી ઉપાધિ આવી ભય લાગ્યા કરે ત્રાસ થયા કરે જાત જતા ભય લાગે આમ થઈ જશે તેમ થઈ જશે આમ થઈ જશે તેમ થઈ જશે ઉપરી કેટલા બધા ભગવાન ઉપરી એમ બધા કેટલા બધા ઓફિસર ઉપરી સવાર ઉપરી કેટલા હશે ઘણા બધા ઉપરીને ભેગું થયું છતાં ભાઈ ચાલી બેઠા છે ને છોડતા જ નહીં સારી વસ્તુ નહીં છોડે શું કે છે